Hello હેલો ધનવતજી ઓ મોદી ક્યાં છો તું ક્યાં ગાડી ગાયબ થઈ ગયો તો હાજી હા વખતે કોઈ હતું મળતો અહીંયા ઓહો એ રમપણા પેપર બનાવો હા સુવાનો चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणव स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धशायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदय मम હમ. दो दो सौ करना હા તો શું જ ને તો ગઈકાલે આપણે જે પ્રસંગ કર્યો ને એનો સાર ક્યાંથી કર્યો હમ. कौन सुकृत इन ब्रजवासिन को વદત વિરંચે શિવશેષ એ પદ સુરદાસજીએ ગાયું શ્રી મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા આ પદનો ભાવ પ્રકાશ આપણે ગઈકાલે વાંચ્યો હતો બહુ પ્રેરક અને સુંદર સુંદર વાતો એમાં સમજવાની હતી તે પછી શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સુરદાસજી હવે તમને પુષ્ટિ માર્ગના સિદ્ધાંત ફલિત થઈ ગયા છે એટલે એનું ફળ તમને પ્રાપ્ત થઈ ગયું છે એટલે ઠાકોરજીના હવે જુદા જુદા સમયના કીર્તનો તમે કરો પછી એ રીતે સુરદાસજી એ હજારો કીર્તનો સમય સમયના કરે ત્યાં સુધી ગઈકાલે આપણે કર્યું હવે આગળ લો બીજો પ્રસંગ વાર્તા પ્રસંગ और एक समय सूरदास जी पांच सात व- वैष्णवन के अंग સંગ संग मार्ग में चले जात हते એટલે હમ. એટલે એક સમય સુરદાસજી પાંચ સાત વૈષ્ણવોના સા- સાથે અમ, માર્ગમાં હ- જાતા હતા તો તો તહા દસ પાંચ જણે ચોપડ ખેલત હતે એટલે ત્યાં દસ પાંચ જણા ચોપડ રમતા હતા ચોપડ એટલે નિરમત જેમ શતરંજ હોય છે હમ. એવી રીતે ચોપડ હોય ઠાકોરજી કહે હમ तो चौपड़ के खेल में एक ली, लीन भयो ऐसे લીન ભય હતે ऐसे लीन भय हते सो मार्ग में गेल में कहा आवत आवते આવું આવતે જાતે जाते આવતે જાતે મનુષ્ય કી કછું ખબરી નાહી એટલે ચોપડ રમવામાં એટલા તલ્લીન હતા કે તેમને ખબર જ નથી પડતી કે કોઈક મારા બાજુમાંથી જાય છે કે तो यह प्रकार उनके म- मगन उनको मगन देखी के सूरदास जी ने अपने संग के वैष्णव के आगे વૈષ્ણવન કે વૈષ્ણવન કે આગે એક પદ ગાયો એટલે આ આ બધું જોઈ અને સુરદાસજીએ વૈષ્ણવોના સંગ સામે એક પોતાના સાથેના વૈષ્ણવો આગળ એક પદ ગાયું और उन वैष्णवन को सूरदास जी ने कहो जो देखो यही प्र- यह प्राणी यह प्राणी मनु, मनुष्य जन्म व्र- व्रथा व्रथा खोवत है એટલે જુઓ અને તે વૈષ્ણવોને સૂરદાસજીએ કહ્યું કે જુઓ આ બધા મનુષ્યનો અ, જીવન આ- આ બધા પ્રાણીઓ મનુષ્ય જન્મને નકામું ગુમાવી રહ્યા છે બોલો એટલે સુરદાસજી જે સંઘ વૈષ્ણવ હતો હતા તેમને કીધું કે આ જુઓ આ મનુષ્ય આ લોકોનું મનુષ્ય જીવન વ્યર્થ પ્રાણીઓ મનુષ્ય જીવન ને નકામું ગુમાવી રહ્યા છે આ પ્રાણીઓ મનુષ્ય જીવન ને વૃથા એટલે નકામું નકામું जो जो श्री भगवान में मनुष्य मनुष्य देह अपने भ- भजन करीवे के लिए दी- दीनी दीनी है એટલે ભગવાને મનુષ્ય દેહ પોતાની સેવા કરવા માટે આપી છે આપી છે તો યા દેહ સો यह यह प्राणी અ, વૃથા હાડ કૂટત है એટલે આ દેહ આ દેહ થી આ પ્રાણીઓ નકામા હાડકા કૂટી રહ્યા છે આ દેહથી આ આ પ્રાણીઓ અ, હાડકા કૂટી રહ્યા છે નકામા નકામા વૃથા એટલે નકામા નકામા હાડકા કૂટી રહ્યા છે હમ. એટલે આ જે રમતા હતા ને એને કહી રહ્યા છે કે આ નકામા હાડકા તૂટી રહ્યા છે तो या में लौकिक में तो निंदा निंदा है जो यह जुआरी है એટલે લૌકિક લૌકિકમાં તો નિંદા જ છે કે આ જ- અ, જુગારી છે और अलौकिक में અલૌકિક अलौकिक अलौकिक में भगवान सो बहिर्मुखता है એટલે અલૌકિકમાં અરે અલૌકિકમાં ભગવાન થી બહિર્મુખ છે બહિર્મુખ એટલે એટલે ઠાકોરજી માં કોઈ રસ ન હોય હમ. આ અલૌકિક અલૌકિક એટલે ઠાકોરજી સંબંધી अलौकिक સાસો तो भगवान ने तो ऐसी जी, जिनको जिनको मनुष्य देह दीनी है तिनको ऐसी चौपड़ खेलनी ખેલીને ચાહીએ એટલે ભગવાને જેમ આવી ભગવાને જેમને આપ્યો છે એમણે આવી ચોપડ રમવી જોઈએ એટલે ભગવાને મનુષ્ય દેહ જેમને આપ્યો છે તેમને આવી ચોપડ રમવી જોઈએ તો તા સમયે સુરદાસજી ને યહ પદ કરી કે સંઘ કે વૈષ્ણવ હતે તેમ સો સુનાયો એટલે સૂરદાસજી ને સૂરદાસજી એ આ જોઈ અને આ કહી અને સંઘ ના જે વૈષ્ણવ હતા તેમને આ પદ સંભળાવ્યું સો પદ હવે આ જે પદ છે એમાં સુરદાસજી આગળ કહ્યું ને કે આવી શરીર જેમને મળ્યું મનુષ્ય ને મળ્યું છે તો એણે આવી ચોપડ રમવી જોઈએ આવી ચોપડ એટલે કેવી તો એનું વર્ણન એમણે આ કીર્તનમાં કર્યું છે કે મન તું સમજ સોચ વિચાર પોતાના મનને સંબોધીને કહી રહ્યા છે કે તું સમજ વિચાર કર ભક્તિ વિના ભગવાન દુર્લભ કહત નિગમ પુકાર નિગમ એટલે વેદ વેદ પુકારી પુકારીને કહે છે કે વગર ભક્તિએ ભગવાન મળવા મુશ્કેલ છે તો શું કરવું હવે ચોપડના જે શબ્દો છે ચોપાટ રમવાના એમાં પાસાઓ હોય અને ગોટીઓ હોય ચાર ચાર ચાર સોળ ગોટીઓ હોય ત્રણ પાસા હોય તો એમ કહી રહ્યા છે કે સાધુ સંગત ઈડાર પાસા ફેરી રચના તાર આગળ પછી એનું વર્ણન એનો ભાવાર્થ એમણે પોતે પણ સમજાવ્યો છે એ આવશે દાવ અબકે પર્યો પૂરો ઉતરી પેલી પાર છાંડી સત્ર હસુન અઠારે पंच ही को मार दूरी ते तजी तीन काने चमक चौंक विचार काम क्रोध मद लोभ भूल्यो ठग्यो ठगीनी नारी सूर हरि के पद भजन बिन चलो दो करी झारी तो तो सुनी के वह वैष्णव ने उन वैष्णव ने सूरदास को कहो सो कहो सो कहो सुनी के उन वैष्णव ने सूरदास सो कहो जो सूरदास जी यह पद में समझ नहीं पड़ी है આ કઈ या या પદ में समझ नहीं पड़ी है હમ એટલે પછી વૈષ્ણવના આ સંગ સાંભળીને આ સાંભળીને વૈષ્ણવના સંગે સુરદાસજીને કીધું કે વૈષ્ણવોએ સુરદાસજીને કહ્યું કે સુરદાસજી આ પદમાં સમજ નથી પડી એટલે વૈષ્ણવો એ કીધું કે આ પદમાં અમને સમજ નથી પડી તાસો હમકો અર્થ કરી કે સમજાવો તો તબ તો સમજ્યો જાય તો તબ સમજ્યો જાય એટલે બધાએ કીધું કે આનો અર્થ કરીને સમજાવો ત્યારે સમજમાં આવે હમ. तब सूरदास जी उन वैष्णवन सो वैष्णव सो કહ્યો કહે જો એટલે સુરદાસજીએ વૈષ્ણવને કીધું કે અ, ભાવ લખો. હમ. સુરદાસજી સમજાવી રહ્યા છે બાકી तीन वस्तु चौपड़ में चाहिए समझ सोच और विचार ત્રણ વસ્તુ આમાં જોઈએ તો तो ये तीनों वस्तु भगवान के भजन में भी चाहिए સમજ સોચ અને વિચાર એ ભગવાનનું ભજન કરવામાં પણ જોઈએ जो जैसे प- पहले समझे जो जैसे पहले समझे તબ ચોપડ ખેલેંગે ખેલેંગો એટલે સૌથી પહેલા રમતા આવડે તો રમી શકાય એટલે સમજ સૌથી પહેલી જરૂરી છે તેસે હી ભગવાન કો જાનેગો તો ભજન કરેગો એવી રીતે ભગવાનને પણ પહેલા જાણવા પડે તો ભગવાનની ભક્તિ થઈ શકે ઓર ચોપડ મેં સોચ હોય જો એસો પાસા પરે તો મેં જીતું એમાં એનો સોચ હોય કે જો આવા પાસા પડે તો હું જીતી જાઉં તેસે ही या जीव को કાલ કો સોચ હોય એટલે સમયના વિષયમાં આપણને પણ સોચ કરવી પડે તબ यह જીવ પ્રભુ કી શરણ જાય એટલે કાલનો સોચ કેમ જેમ પ્રહલાદજીએ બતાવ્યું હતું ને કે માણસ જન્મે તો જ્યાં સુધી એને બોલતા હાલતા ચાલતા આવડે નહીં તો એ તો સાત આઠ વર્ષ સુધી નીકળી જાય ત્યાં સુધી તો એ કંઈ કરી ન શકે થોડોક મોટો થાય એટલે એને સ્કૂલ મોકલી દેવામાં આવે કે રમત ગમતની અંદર એના સમય વીતી જાય તે પછી ભણે એમાં દસ પંદર વર્ષ નીકળી જાય તે પછી એ ગૃહસ્થીમાં જાય નોકરી ધંધો કરે એમાં બધો સમય નીકળી જાય બાકીનો સમય છે જ્યારે વૃદ્ધ થાય શરીર કંઈ કરવા લાયક રહે નહીં પછી મૃત્યુ થઈ જાય વૃદ્ધાવસ્થામાં બધા અંગો ધીરે ધીરે કામ કરતા બંધ થઈ જાય માણસ પરાધીન થઈ જાય ને એટલું કરતાં પણ રોજના સમયમાં ભોજનમાં દેહની ક્રિયાઓ દેહ કૃત્ય કરવામાં એ જ રીતે સુવામાં પોણો દિવસ તો એમાં જ નીકળી જતો હોય છે તો પછી બચ્યું શું તો આ સમયનો વિચાર એટલે જીવ પ્રભુ કી સરની જાય આવો વિચાર આવે તો આપણે સમજી શકીએ કે જો આપણા હાથમાં હવે રહ્યું શું છે તો ત્યારે તો આપણે પ્રભુ નામ લઈશું ક્યારે પ્રભુ સેવા કરીશું और तीसरी वस्तु विचार सो यह जो विचार के गोट को आशा के दाव को चले जो यहाँ नहीं मारी जाएगी इत्यादि વિચાર એ આપણે પાસા ફેંકીએ તો એટલા સંખ્યાના પાસા પડે કે જેનાથી આપણી જે ગોટી હોય એ ગોટી मरे नहीं तो तैसे ही विचार वैष्णव को हो जो यह कार्य मैं करत हूँ सो आछो है कि बुरो है तब यह जीव बुरे काम छोड़ी के भगवत धर्म की चाल में चले સારો ખરાબનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ જે લૌકિક જે છે જેમાં લોકો રસ્તા ઉપર ચોપડ રમી રહ્યા છે એમને કોઈ હોશ હવાસ નથી આજુબાજુનો એવી રીતે વિચાર કરે તો એને પ્રભુ સન્મુખ થાય અને ધર્મમાં આગળ વધે और चौपड़ में पासा के दाव पड़े तब दो ओर के मनुष्य पुकारत हैं तो तैसे ही जगत में निगम जो वेद पुराण सो पुकारी के कहते है जो भक्ति बिना भगवान दुर्लभ है સાસો કોટી સાધન કરો એટલે શાસ્ત્રપા આપણને એ વાત સમજાવે છે કે તમે ભક્તિ વગર ભગવાન મુશ્કેલીથી મળે છે એટલે ભક્તિ માટે તમે સાધન કરો और चौपड़ में दूसरो संग मिले तब चौपड़ खेली जाए एकला तो रमी न शकाय बीजू कोई जाइए तैसे ही भगवान की भक्ति में भगवदीय वैष्णव की संगति हो तब भक्ति बढ़े એટલે સારા ભક્ત છે એનો સંગ જો મળે તો આપણા અંદર ભક્તિભાવ बढ़े और चौपड़ खेली वाले के मन में जैसे अपने दाव को सुमिरन रहत है जो यह दाव परे तो मैं जीतूं तो तैसे ही रसना तो यह जीव भगवत वार्ता में मन लगा के सब रस को सार रूप ભગવાન નામ કયો કરે આ દાવ પડે તો હું જીતું આ દાવ પડે તો હું ન જીતું એવો સતત એના મનમાં વિચાર રહે રમતા રમતા એવી રીતે પ્રભુમાં પણ એ મન લગાવીને રાખે और चौपड़ में सुंदर पूरो दाव करे तब गोट पार जाए और तब उतरी के घर में આવે એમાં જે આપણે એના રમકવાના મણકા હોય ગુજરાતીમાં એને કુકરી કહેતા હોય છે એને ગોટી કહીએ એ ગોટી કે કુકરી છે એ સારા નંબરમાં આપણા દાવ પડે તો એ ગેમમાંથી બહાર નીકળી જાય અને પાછી ઘરમાં વચ્ચે આવીને એને વસી જાય ત્યારે પછી એને કોઈ મારી ન શકે तैसे ही मनुष्य देह संसार सो पार उतरवे को पूरो दाव बड़ी पुण्य सो मिले है तैसे ही मनुष्य देह એવી રીતે મનુષ્ય દેહ છે એ પણ સંસારથી પાર ઉતરવા માટે બહુ પુણ્ય કર્યા હોય તો મળે છે સો તો યા દેશો ભગવદ આશ્રય કરી સંસારથી પાર ઉતરી જાય એટલે આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એ મનુષ્ય દેહમાં જો પ્રભુનો આશ્રય કરે તો સંસારથી પાર ઉતરી શકે રાખી સત્રે સુની અઠારે ચોપડમાં મોટા દાવ સત્તર કહેવાય છે સત્રે અઠારે સત્તર અને અઢાર એ સૌથી મોટા દાવ છે ચોપડની જે પાસા હોય ને એ પાસામાં ચારે બાજુ સંખ્યા હોય છ પાંચ ત્રણ બે એક એવી રીતે તો ત્રણે ત્રણ જો છ પડે તો કેટલા થાય અઢાર છતેરી અઢાર એક પાંચ પડ્યો અને બે છ પડ્યા તો સત્તર થયા એટલે સત્તર અને અઢાર એ સૌથી મોટી સંખ્યા છે तैसे ही जगत में सब पुराण है પુરાણ પણ અઢાર છે ને કેટલા છે હમ સો તિન્હી કો રાખી એટલે એવી ચોપડ રમો કે જે ચોપડમાં અઢારે અઢાર પુરાણનો આપણને અનુસંધાન થઈ જાય પાઠ થઈ જાય સુની અઠારે જો શ્રી ભાગવત સુનન કો પુરાણ હું કો ધરી રાખ અઠારમો પુરાણ છે ભાગવતજી છે જે સૌથી છેલ્લા વ્યાસજીએ બનાવ્યું છે અને એમાં બધા જ શાસ્ત્રનો સાર આવી જાય છે તો એ એવો દાવો પાર કે જેનાથી ભાગવત આપણને મળી જાય ઓર પાંચો જો ઇન્દ્રિય પંચ પરવા અવિદ્યાએ સુ ઇનકુ માસ આમાં કીર્તનમાં આવ્યું ને છાંડી સત્ર સુન અઠારે અઢાર પુરાણમાંથી સત્તર પુરાણોને એક બાજુ રાખો અઢારમો પુરાણ ભાગવતજી છે એને રાખ એને સાંભળ અને પંચ હિકો માર પાંચ ને તું માર પાંચ કયા તો અવિદ્યા આપણી આપણું અજ્ઞાન એને માર કાંઈ તે તો શાસ્ત્રનું વચન અહીંયા આપ્યું છે પતંગ માતંગ કુરંગ ભ્રંગ મીન હતા આમાં કઈક અશુદ્ધિ છે તમારામાં શું છે ષડધીરેવ પંચ એક પ્રમાદિત કથમ ન હમ્યતે યસ્તેવતે च षड्भिरेव पञ्च પતંગ આનો આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો કેવી રીતે આપણને પોતાના ઈચ્છિત વિષયોમાં લઈ જાય છે અને એને કારણે આપણું પતન થાય છે એ બતાવ્યું છે કે પતંગિયું હોય એ નેત્ર વિષય વિષયને દીપકમાં પડે પતંગીઓ દીવો છે એ પેટાવ્યો હોય તો દીવાના તરફ આકર્ષિત થાય એને જોઈને અને એને એ સમજ ન હોય કે આને હું અડીશ તો હું બળી જઈશ તો એ પતંગીઓ પ્રકાશ તરફ એની આંખ ખેંચાય છે અને એમાં જ બલી મળે છે એવી રીતે હાથ હાથી સ્પર્શ વિષય કરી મરે એવી રીતે હાથી છે સ્પર્શથી મરે છે ઉરંગ श्रवण विषय से मरे रंग गंध नासिका विषय से मरे मीन जिव्या विषय से મરે એટલે આ બધા આપણા સ્પર્શ સાંભળવું એટલે સારી ધ્વનિ સાંભળે પેલા એવું હોય ને કે વીણા વગાડે અને એને સાંભળીને એને હરણ વગેરે પશુઓ છે એ એમાં ધ્યાન આપીને રોકાઈ જાય અને ત્યાં પછી એમનો શિકાર કરી લે એવી રીતે ભમરો જે છે એ ભમરો ફૂલને સૂંઘતો સૂંઘતો જાય અને પછી ફૂલમાં કેદ થઈ જાય એવા ફૂલ હોય છે ને કે જે પક્ષીઓને અંદર લઈ લે પોતાના કીટને એવી રીતે માછલી છે એ માછીમાર છે એ કાંટાની અંદર લોટની ગોળી લગાવી અને પાણીમાં નાખે એ લોટને ખાવા જાય ને માછલી એમાં એનો કાંટામાં ફસાઈ જાય તો એ જીભથી મરે છે એટલે આ રીતે આપણા જે ઇન્દ્રિયો છે એ આપણને પોતપોતાના વિષયમાં ફસાવી દે છે અને એમાં આપણે એટલે આવો આનો આખો સાર કે આનાથી આપણે બચવું જોઈએ દૂર તે તજી તીન કાને ચમક ચોંક વિચાર સાત્વિક રાજસ અને ત્રણ જે ગુણો છે પ્રકૃતિના એને એનાથી બચો તે જ રીતે કામ ક્રોધ મદ લોભ ભૂલ્યો તે જ રીતે આ જે દુર્ગુણો છે એનાથી પણ આપણે બચવું જોઈએ સૂર હરિકે પદ ભજન વિન ચલ્યો દોવ કરી છારી અત્યારે તો એવું છે આપણે બે હાથ ખંખેરીને પ્રભુના ભજનથી દૂર છીએ તો આવી ચોપડ રમીએ તો પ્રભુના સન્મુખ થવાય એવું સુરદાસજીએ આમાં વૈષ્ણવોને બોધ આપ્યો એટલે બહુ જ ગૂઢ ગંભીર આ છે એનો એક ફરી વાંચજો તો સમજમાં આવી જશે હમ તાને ખાલી એક વાત પ્રસંગ લીધો એટલે આપણે એને સમજાવી દીધું છે તમને અત્યારે ન સમજાય તો ફરીથી જયારે આપણે આનું આવર્તન બીજી વાર કરીશું તો એમાં સમજાઈ જશે તો આજનો પ્રસંગ અહીંયા આજે રાખ્યા ધન્યવાદ જીજુ જીજુ ધન્યવાદ પ્રણામ જીજુ ધન્યવાદ પ્રણામ જીજુ ધન્યવાદ પ્રણામ જીજુ ધન્યવાદ પ્રણામ